રાજીવ બોલો ચલો રાજીવ હજારો વર્ષ આવે શરૂ લગ્ન માં ગયો તો જે મારી એક્ઝામ હતી ચાલે છે હે ઓહો કેમ એક્ઝામ મારે તો બધા કોઈ નથી એક્ઝામ જે જે આઈસીસી માં હા ભલે ભલે કર મંગલાચરણ કરો ચિંતા સંતાન હંતારો યત્તા ગાંબુજ રે નવ શ્રિયાનાંતા નિજાચાયા प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखतिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदयशेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलापि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ પંચધારદય મમ હા સુંદર ચલો કરો ત્રીજો પ્રસંગ ખબર છે કઈ વાર્તા ચાલે છે હ છે જે વાર્તા પ્રસંગ ત્રણ और जब श्री गुसाई जी को जन्मदिन આવતો तब संतदास वर्ष के वर्ष श्री गुसाईजी के दर्शन को શ્રી ગોકુલ આવતે એટલે જયારે ગુસાઈજી નો જન્મદિવસ આવતો તો ત્યારે સંતદાસ દર વર્ષે શ્રી ગુસાઈજી ના દર્શન કરવા શ્રી ગોકુલ આવતા श्री गुसाई जी संतदास को श्री आचार्य जी की कृपा पात्र सेवक जानी बहुत कृपा करते એટલે શ્રી ગુસાઈજી સંતદાસ ને શ્રી આચાર્યજી નો કૃપા પાત્ર સેવક એમને એટલે એમણે એવું ખબર હતી કે શ્રી આચાર્યજી નો કૃપા પાત્ર સેવક છે એટલે એમની ઉપર બહુ બધી કૃપા કરતા હતા પાછે કિતને દિન में संतदास को शरीर થક્યો વૃદ્ધ ભય એટલે થોડાક દિવસમાં <clears throat> સંતદાસ નું શરીર બહુ થાકી ગયું અને બહુ વૃદ્ધ થઈ ગયા તપ શ્રી ગોકુલજી શ્રી ગોકુલજી તો ચાંપાભાઈ શંકરભાઈ બુલાએ શ્રી ગુસાઈજી કો વિનંતી પત્ર લીખે લીખી એટલે શ્રી એટલે શ્રી ગોકુલજીના જ્યાં પગ જે જ્યાં સમજ ના પડી એટલે સંત દાસે શ્રી ગુસાઈજીને ત્યાં ગોકુલ પત્ર લખ્યો અને ગોકુલથી ચાંપાભાઈ ત્યાં બોલાવ્યા આગ્રા જી જી તપ ગુસાઈજી ચાંપાભાઈ ભંડારી સો કહે જો તું આગ્રે જાઓ સંતદાસ વૈષ્ણવ કે ઘર એટલે શ્રી ગુસાઈજીએ ચાપાભાઈ ને બોલાવ્યો અને એવું કીધું કે તું આગ્રા જઈને સંતદાસ ના ત્યાં જા तब वे देर छोड़ेंगे सो चरणामृत महाप्रसाद ले जाओ એટલે अब वे देर छोड़ेंगे सो चरणामृत महाप्रसाद ले जाओ એટલે હવે એ દેહ છોડવાના છે એટલે તમે ચરણામૃત મહાપ્રસાદ લઈ જાઓ તબ ચાંપા કહેશી ગુસાઈજી કો ચરણામૃત લે મહાપ્રસાદ લે આગ્રે સંતદાસ પાસે તો સંતદા એટલે ચાંપાભાઈ શ્રી ગુસાઈજીના ચરણામૃત અને મહાપ્રસાદ લઈને સંતદાસની પાસે આગ્રહ આવ્યા તો સંતદાસ પ્રીતિપૂર્વક ચાંપાભાઈ ભંડારી કો ભેટે એટલે સંતદાસ संतदास प्रेम पूर्वक चापाबाई ने भेट दिया तो चापाबाई संतदास को चरण अमृत महाप्रसाद दिए એટલે चापाबाईએ સંતदासને ચરણામૃત નમ પ્રсад આપ્યો જો લે કે સંતदासને ચાપાબાઈ સુકરો જો ઘરમાં પાસન પાત્ર જો કચ્ચું હે સો સવજી ગુસાઈજી કો હે એટલે સ એ એ એટલે એ ચરણામૃત ને મહાપ્રસાદ લઈને સંતદાસે ચાપાબાઈને કીધું કે જે ઘરમાં જે બધા વાસણ ને બધું પડ્યું છે એ બધું શ્રી ગુસાઈજી નું છે પાછળ શ્રી ઠાકોરજી और श्री ठाकुर जी को जो जो द्रव्य હતો घर को खतपत्र सब चापाबाई को दे कहे जो चाहो तो कोई बिन स्त्रीजन को घर में रहन दो એટલે શ્રી ઠાકોરજી ને એમનું બધું દ્રવ્ય પછી ઘરનો ઘર જે જે ખતપત્ર એટલે पाछे श्री ठाकुर जी और श्री ठाकुर जी को जो દ્રવ્ય હતો એટલે ઠાકોરજી પણ અને ઠાકોરજીનું જે દ્રવ્ય આપણે આગળ જોયું ને કે એમને પોતાના દ્રવ્યના ત્રણ ભાગ કર્યા હતા એમાં કેટલું દ્રવ્ય એમણે ઠાકોરજી માટે અલગ કાઢી રાખ્યું હતું એટલે એ દ્રવ્ય પણ અને જે ઉપયોગમાં ચીજ વસ્તુઓ વસ્ત્ર શણગાર પાત્ર વગેરે એ પણ અને ઘરનો ખતપત્ર એટલે ઘરનો દસ્તાવેજ આપણે કોઈને ઘર લઈએ કે વેચીએ તો લખાણ કરવું પડે ને એના ઉપર સરકારમાં જઈને અને વેચનાર લેનારના નામ બદલે સરકારને આપણને ટેક્સ આપવાનો થાય એ ખતપત્ર કહેવાય એ બધું ચાંપાભાઈને આપ્યું અને એમ કહ્યું કે એમના પત્ની હતા એ આપણે આગળ જોયું કે એ દૈવી ન હતા અર્થાત એ ઉત્તમ ભક્ત ન હતા સાધારણ હતા એટલે શ્રી મહાપ્રભુજી એમને કેવલ નામ દીક્ષા આપી હતી એમના માટે એમણે એમ કહ્યું કે જો તમે ઈચ્છો તો મારી સ્ત્રી છે એમને થોડા દિવસ ઘરમાં રહેવા દો ચાહો અભિ વેચી કે દામ લેવું અને જો તમારી ઈચ્છા ન હોય તો હમણાં જ બધું વેચીને એના રોકડા કરી લો ચાંપાભાઈ કો સોંપે એટલે એ બધું પછી ચાંપાભાઈને સોંપ્યું सो चांपाभाई घर के खत पत्र और सगरे वासन द्रव्य लेकर श्री गोकुल आए सब समाचार श्री गुसाईजी को કહે એટલે ચાંપાભાઈ ઘરનું ખતપત્ર ને બધું વાસણ ને દ્રવ્ય બધું લઈને ગોકુલ આવ્યા અને બધા સમાચાર શ્રી ગુસાઈજીને કીધું શ્રી ગુસાઈજી કહે સંતદાસજી આચાર્યજી સેવક હે ઇનકો વિવેક ધૈર્ય આશ્રય ઇની બને એટલે શ્રી ગુસાઈજી એવું કીધું કે સંતોદાસજી આચાર્યજીના સેવક છે એમનો વિવેક ધૈર્ય અને આશ્રય એમનાથી જ બન્યો છે पाछे संतदास की देह बहुत અશક્ત ભય તો ભૂમિ શયન કીએ એટલે સંતદાસ ની દેહ બહુ અશક્ત થઈ ગઈ એટલે જે જે ભૂમિ શયન એટલે એટલે પથારી ઉપર સૂતા હોઈએ પલંગ ઉપર કે ગાદલા ઉપર ત્યાં ત્યાંનો સુઈને જમીન ઉપર હોય ભૂમિ એટલે જમીન જૂના સમયમાં એવું હતું કે જ્યારે કોઈનું મૃત્યુ સમય નજીક આવે તો એને જમીન પર સુવડાવી દેતા એ પોતે પણ એમને ખબર પડી જતી તો જમીન ઉપર સૂઈ જતા એવું માનતા કે ખાટલા પલંગ ઉપર સૂઈને એને આપણો જો દેહ છૂટે તો એ સારી વાત નથી જી તબ આગ્રે કે સબ વૈષ્ણવ આઈ જુરે એટલે આગ્રાના બધા વૈષ્ણવ આવી ગયા સો સંતદાસ તો કહે જો તુમ કહો તો તુમકો રેણુકા તીર્થ લે ચલે એટલે સંતદાસે ને કીધું કે તમે કહો તો તમને રેણુકા તીર્થ લઈ જઈએ और कहा तो કહો कहो तो કહો તો મથુરા બળદ ક્ષેત્ર હૈ કહાં લે ચલે અને કહો તો મથુરા બહુ મોટું ક્ષેત્ર છે ત્યાં લઈ જઈએ તો સંતદાસ કહે રેણુકા મથુરા મુકુકા કૃતાર્થ કરેગી એટલે સંતદાસે કીધું કે રેણુકા રેણુકા તીર્થ અને મથુરા મારું શું જેથી કૃતાર્થ એટલે રીઝે છે એટલે રેણુકા તીર્થને મથુરા મારું શું ઉદ્ધાર કરશે જન્મ ભરીશી આચાર્યજી કો આશ્રય કિયો અ એટલે આખો આખા જન્મ શ્રી આચાર્યજીનો આશ્રય કર્યો છે હવે આ સમયે તીર્થકો આશ્રય મેં કા કરું એટલે હવે હું તીર્થનો આશ્રય કેમ કરું ઓર કરું તો મહાબાધક હૈ અને કરું પણ તો મને બહુ બધું બાધક થશે તબ વૈષ્ણવને કહી જો તું કહો તો શ્રી ગોકુલે જય તું તો એટલે બધા વૈષ્ણવે કીધું કે તમે કહો તો તમને શ્રી ગોકુલ લઈ જઈએ તપ સંતદાસ કહે અબ હો શ્રી ગોકુલ જાય કા રાખ રાખું ઉદય ઉઠાવ એટલે એટલે સંતદાસે કીધું કે હવે ગોકુલ જઈને કઈ રાખુડાવાના શ્રી ગોકુલ ઈ સેવા જેજે નહીં ખબર મૃત્યુ થાય ત્યારે આપણે દાહ સંસ્કાર કરીએ ને શરીરનો શરીર જ્યારે એનો દાહ સંસ્કાર થાય પછી શું બચે રાખ ઉડે ને એટલે જો ગોકુલ લઈ જાય અને સંતદાસ ની દેહ ત્યાં છૂટે તો ગોકુલમાં જ એમનો દાહ સંસ્કાર થાય ગોકુલમાં એમના શરીરની રાખ ઉડે એટલે એમના મનમાં એની ગ્લાની થઈ સારું ન લાગ્યું ગોકુલ જઈને આખા જીવન મેં કે ગોકુલની સેવા તો કરી નહીં અને હવે મરવા માટે ગોકુલ જઈને ત્યાં મારી રાખ ઉડાવું એ શું કામ એમ એમ લાગ્યું જી જી જી શ્રી ગોકુલ ની સેવા તો મોસો કચું બની નહીં આવી એટલે શ્રી ગોકુલ સેવા તો કઈ મારથી થાય નહીં તાતે અબ તુમ સબકો ભગવત નામ લેવ એટલે હવે તમે બધા ભગવત નામ લો तब सौ वैष्णव भगवत नाम लेने लगे एट बढ़ा वैष्णव भगवत नाम लेवा लग्या सो कोई तो पंचाध्यायी को पाठ करन लगे कोई कीर्तन गावन लगे पाठे जब देश छोड़ी वे को समय भयो तो संतदास वैष्णव सो कहे अब तुम सब चुप हो मेरी बात सुनो एट पची जा કોઈ એટલે કોઈ વૈષ્ણવ પંથે જઈને પાઠ કરવા લાગ્યું પછી કોઈ કીર્તન ગાવા લાગ્યું પછી જ્યારે એમનો દેહ છોડવાનો સમય આવ્યો ત્યારે સંતદાસે કીધું કે હવે તમે બધા ચૂપ થઈ જાઓ ને મારી વાત સાંભળો તબ સૌ વૈષ્ણવ ચૂપ વેરે ગઈ એટલે બધા વૈષ્ણવ ચૂપ થઈ ગયા તબ સંતદાસ કહે જો એક સમય શ્રી ગુસાઈજી કો જન્મદિન હતો તો એક સંતદાસે કીધું કે એક વખત શ્રી ગુસાઈજીનો જન્મદિન હતો તા દિન મેં શ્રી ગોકુલ ગયો એટલે એ દિવસ મેં ગોકુલ ગયો હતો તો શ્રી ગુસાઈજી કે સારી સ્નાન કરી કે સરી નહીં કેસરી એક શબ્દ છે જી જી એટલે શ્રી એટલે રિભુરાજે કેસર જળનું સ્નાન કર્યું અને પછી કેસરી ધોતી પહેરી અને કેસરી પણ એટલે કેસરી ઉપરના ઝાટકીને પહેર્યા તબ મેં જાય દંડવત કર્યો એટલે તારે જઈને મેં દંડત દંડત કર્યા તબ શ્રી ગુસાઈજી કહે સંતદાસ અબ આયે એટલે શ્રી ગુસાઈજીએ કીધું કે સંતોદાસ હવે આવ્યા છું તબ મેં કહી હા મહારાજ અભી આવ્યો એટલે એટલે એટલે મેં કીધું કે મહારાજ હા હમણાં જ આવ્યો તબ મોકો પાછે આવ્યો જાની જલ મંગાઈ પ્રભુ ચરણો દબ દબીએ એટલે મને એમને એવી ખબર પડી કે હું આવ્યો ને જલ મંગાવ્યો ને દીધું ચરણનું દત્ત એટલે જલ ચરણનું જલ ચરણામૃત પ્રસાદી જલ જી જી જી એટલે જલ મંગાવીને એમનું ચરણો આપ્યું યા ધ્યાન યા ધ્યાન વા સમયે કો કરી દે છોડી લીલા મેં પ્રાપ્ત ભય એટલે આ ધ્યાન કરીને એટલે એ સમયનું આ ધ્યાન કરીને એમને બે છોડીને લીલામાં પધારી ગયા पांचे वैष्णव ने संतदास की देह का संस्कार किया पांचे संतदास की यह सब बात एक वैष्णव ने श्री गोकुल श्री गुसाई जी आगे कही વાંચે વૈષ્ણવ ને સંતદાસ કી દેહ એટલે બધા વૈષ્ણવે સંતદાસ ની દેહ નો સંસ્કાર કર્યો અને પછી સંતદાસ ની આ બધી વાતો ગોકુલમાં આવીને એક વૈષ્ણવે ગુસાઈજીને કીધી તબ શ્રી ગુસાઈજી કો રોમાંચક વે આય એટલે શ્રી ગુસાઈજીને રોમ રોમાંચ આવ્યો રોમાંચ એટલે એક્સાઇટમેન્ટ એટલે શ્રી ગુસાઈજીને બહુ એક્સાઇટમેન્ટ આવી ગઈ કહે સંતદાસ બડે ભગવદિયા ऐसे આશ્રય વૈષ્ણવ કો કરનો જૈસે સંતદાસ ને કીયો એટલે એમને એવું કીધું કે સંતદાસ તો બહુ મોટા ભગવદીય છે એ એવા વૈશ આવા વૈષ્ણવ આશ્રય કરવો દેવ संतदास ને કર્યો હતો યા પ્રકાર संतदास કી બહુ સરાહના કી કિયે એટલે એવી રીતે સંતદાસની બહુ બધા વખાણ કર્યા તો संतदास ऐसे श्री आचार्यजी કે कृपा पात्र भगवदीय હતા इनकी વાર્તા कहाँ तय करे એટલે संतदास શ્રી ના આવા કૃપા પાત્ર ભગવદીય હતા એમની વાર્તા એમની વાર્તા ક્યાં સુધી કહેવી સાચી વાત તો બતાવો વાર્તા ન થયો તો કઈ પૂછવું હોય તો પૂછો કેવું હોય તો કહો મને આમ એ વાત સારી લાગી કે સંતદાસે અન્યાશ્રય ન કર્યો તે તેની દેહ છોડવા માટે તીર્થ ન ગયા હમ સાચી વાત છે જે મને આમાં એ વાત સારી લાગી કે જ્યારે સંતદાસ ખબર પડી કે એમનો હવે દેહ છૂટવાનો છે ત્યારે પણ એ બીજા બીજા બધા કાર્ય કરવાના બદલે એ શ્રી ઠાકોરજી નું નામ લેતા હતા આપણે હંમેશા સારા વૈષ્ણવ નું સંગ કરવું જોઈએ સાચી વાત અને આમાં અંતિમમાં છે કે ઠાકોર શ્રી એટલે આ સંતદાસ શ્રી મહાપ્રભુજી ના એટલા કૃપાપાત્ર છે કે શ્રી ગોસાઈજી તેમની પ્રશંસા કરી ગુરુએ તેમની પ્રશંસા કરી અને આપણે ઠાકોરજી અને ગુરુ નો આશ્રય રાખવો ગુરુનો કેમ કહ્યું વધારે તમે ગુરુનો કેમ કહ્યું ઠાકોરજીનો જ એકલાનો કેમ નહીં કેમ કે ગુરુ જ આપણે ઠાકોરજી સુધી આપણે ઠાકોરજી અને આપણા જીવનમાં ની સેવા કેમ કરવી અને ઠાકોરજી પાસે પહોંચવાનો ગુરુ આપણો માર્ગ બતાવે છે સાચી એટલે આશ્રય શબ્દ જે છે ને એને આપણે બે જુદા જુદા અર્થમાં સમજવો જોઈએ જો એક જ શબ્દ આપણે બંને જગ્યાએ વાપરવો હોય તો પ્રભુનો તો આશ્રય આશ્રયનો મતલબ ભગવાન મારા રક્ષક છે કૃષ્ણ સિવાય મારું બીજું કોઈ નથી જે મને એમાં સંતદાસજીનું મૃત્યુ થતું હતું ત્યારે એમને એમને બીજા કોઈ હિત મજાનું ના સોચવાને આ શું થયું હા એટલે હું એ કહેતો આશ્રય શબ્દ ને આપણે બે રીતે અલગ અલગ સમજવું જોઈએ કૃષ્ણનો આશ્રય એનો મતલબ આપણા આરાધ્ય દેવ તરીકે કે આપણું જીવનનું લક્ષ્ય તરીકે કૃષ્ણ જ મારો આશ્રય છે એટલે કૃષ્ણ જ મારા રક્ષક છે એ જ મારું સ્થાન છે ત્યાં સુધી ત્યાં મારે પહોંચવાનું છે એ કૃષ્ણનો આશ્રય એમાં આશ્રય શબ્દનો મતલબ થયો અને ગુરુનો આશ્રય એનો મતલબ એ છે કે માર્ગદર્શન માટે આપણને ગુરુ સિવાય બીજે કોઈ જગ્યાએ ન જવું એટલે શ્રી મહાપ્રભુજી સિવાય બીજે કોઈ જગ્યાએ આપણને ન જવું એ ગુરુનો આશ્રય તો આશ્રયનો અહીંયા બે જુદા જુદા સંદર્ભ છે એને ધ્યાન રાખવું જોઈએ શું સમજાયું એટલે આશ્રયના આમાં બે બે રીતે કહે છે કે ઠાકોરજી એટલે આપણે આપ ઠાકોરજી આપણે માર્ગદર્શક ગુરુ છે ઠાકોરજી સુધી આપણે પહોંચાડે તે અને આપણે શ્રી મહાપ્રભુજી ના અલાવા બીજા કોઈનો ગુરુ તરીકે ગુરુ તરીકે આશ્રય ન લેવો જેમ આપણે તમે સ્કૂલમાં ભણો તો કોઈ પણ ડિફિકલ્ટી તમને આવે તો એ તમે તમારા ટીચર પાસેથી સોલ્વ કરો ટીચર સિવાય બીજે કોઈ જગ્યાએ આપણે પૂછીએ પણ કઈ કહેવાય નહીં કે આપણને યોગ્ય જવાબ મળે કે ના મળે આપણે ભરોસો ન કરીએ ભરોસો ટીચર ઉપર કરીએ એમ એ ટીચરનો આશ્રય એવી રીતનો આશ્રય પણ ગુરુ એ છેલ્લો પડાવ નથી કે આપણું લક્ષ્ય ગુરુ નથી ગુરુએ જે ભગવાન બતાવ્યા છે એ ભગવાન આપણું લક્ષ્ય છે તો એ આશ્રય છે એ જુદો આશ્રય છે એ બે વાત જુદી જુદી સમજવાની ભગવાનને બતાવનાર ગુરુનો આશ્રય એટલે માર્ગદર્શક તરીકેનો આશ્રય ભજન માટે કે ભક્તિ માટે નહીં અને ઇષ્ટદેવનો કે ભગવાનનો આશ્રય એ ભજન કે ભક્તિ માટેનો આશ્રય જે જે મનામાં એ સંતદાસ ની દેહ છૂટવાની હતી ત્યારે એમને ધ્યાન છેલ્લે છેલ્લે જયારે એ ધ્યાનમાં આવી ગયા એટલે એમ એમ એમના દેહ છૂટી ગઈ જે શ્રી ગુસાઈજી નું જે જયારે જન્મદિન હતો ત્યારે જે ત્યાં ગયેલા એમનું ધ્યાન હતું ને એ એટલે એમની અંતમાં સ્મૃતિ યાદ એ ઉત્તમ પ્રકારની રહી અને જયારે સંતદાસ ની દેહ છૂટવા છૂટવાની હતી ત્યારે તેમને તેમણે પોતાના ઠાકોરજીના વિશે ની વ્યવસ્થા પહેલા વિચારી કે મારા ઠાકોરજી મારા મારી દેહ છૂટશે પછી મારા ઠાકોરજીને કોણ સંભાળશે તેમની સેવા કોણ કરશે પછી એટલે તેમને ચાંપાબાઈ ને ઠાકોરજી ની સેવા પલાવી ગુરુ સાહેબજી ગુરુ જેથી મને એક પ્રશ્ન છે જે જે આવડું સેન્ટેન્સ છે ને ઇન્કો વિવેક ધૈર્ય આશ્રય નિશો બને એટલે તો એ સેન્ટેન્સ નો મતલબ સમજ ના એનો ભાવ પ્રકાશ વાંચીશ ને એના પહેલાની વાર્તાનો નારાયણદાસે હુંડી મોકલાવી અને સ્વીકારી શ્રી ગુસાઈજીને ત્યાં પાછી મોકલાવી આપી એ પ્રસંગમાં એનો ભાવ પ્રકાશમાં જ જોત બધા લોકો એમાં વિવેક ધૈર્ય અને આશ્રય સંતદાસજીએ કેવી રીતે ન ભાવ્યું એ એમાં એમનો ખુલાસો કરેલ છે સમજ્યા પછી આપણે કાલે પાછું કરીશું ને ત્યારે એનો ખુલાસો તમે કરજો તમે શું સમજાય એના તમારું હોમવર્ક છે જે જે મૃત્યુ થવાનું હતું ત્યારે પણ વાત સારી લાગી કે જે મૃત્યુ થવાનું હતું ત્યારે જેટલું એની પાસે હતું તે બધું ને દઈ દીધું કે આ બધું નું છે તો અહીંયા પધરાવી દેજો ગોસાઈજી ચલો સુંદર આજે આપણે બધા લોકો સુંદર અભિપ્રાય આપ્યા ચર્ચા પણ સારી જે જે હા